નથી ફર્સ્ટ લાઈન બીજા બીજા માણસો નથી તો તમારી બીજા લાઈન ઓફ ફેટ છે ડબલ છે જો જો right See? I never seen like that. આમ આમ તે The mind is very, very mildly developed. He has got strong, both strong. This is our line of, you know, spiritual progress and our faith and everything of our karma. That's the real line. This is line of heart and head. But these are the line of our faith. દેખાડવા જાય ને તો ખરેખર જૂના એમ જ કહે છે કે આ શું દેખાડવા આવ્યા છે આ ગ્રહો કયા પડ્યા છે કે પૂર્ણ પૂર્ણ પુરુષ ના ગ્રહો ત્યાં Zresztą someone told me, że umela hard betar, no i to grani się. Też kalta wela. E był już pawela, પેલા ઘનશ્યામ ને ઘનશ્યામ ભટ્ટ તમે પુરુષ થયા અને પ્રકૃતિ જુદી પડી ગઈ પ્રકૃતિ જુદી પડી ગઈ એટલે પ્રકૃતિની જે બહાર જુદા પડી જાય ત્યારે પુરુષ ને પ્રકૃતિ વિભાજન થઈ જાય અને વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન પડી ગઈ આ તમે અને આ અસર there is line એટલે પુરુષ આવે થયા પછી તમારે પુરુષાર્થ ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી ખરો પુરુષાર્થ હતો નહીં ભ્રાંતિ નો પુરુષાર્થ હતો બરોબર નહીં હવે સાચો પુરુષાર્થ તમારી પાંચ આજ્ઞામાં રહ્યા એ સાચો પુરુષાર્થ એનાથી પછી પુરુષોત્તમ એટલે સંપૂર્ણ સંપૂર્ણ યોગ પુરુષાર્થ આ સમજમાં આવી ગયું ને હવે આપણે કોઈ બે પાંચ ઓળખલા હોય તેને વાત થોડી સમજાવી કે જગતમાં સમજવા જેવું છે છે કે ફોટો સારો નહીં પડે આ તમે ત્યાં સુધી ફોટો સારો પડશે એટલે તમે તમને પાનનો જે બજેટ શોખ છે કોઈ નહીં એ પેલા પેલા તે શું થાય છે ના એટલે આપણે તપાસ તો હાથમાં પતંગનો ના જોઈએ મારી પતંગ મારી પતંગ પર પતંગ ને બોલો થાય પણ આપણે જોડો હાથમાં ના આવે તે રીતે ખેંચીએ એટલે જોડો હાથમાં આવે તો પતંગ ખેંચાય ગિલોટ ખાતી બંધ થાય દર્શન કરવા જાય હતા ને બે ફેરો છે એટલે માર્ગદર્શન છે ખાવા પીવાનું છે પૈસા છે બધું છે પણ માર્ગદર્શન લેક્ચર એ લોકો એટલે હોય તો ફાવે એમ એવી રીતનું એમનું પેલું સમજે પેલું લેક્ચર ભાષણ બધા કરતા હોય ને એ રીતના ટેવેલા હોય ને લોકો ના તો એવું નથી આપે લેક્ચર તો લેક્ચર એટલે શું સ્થૂલ વસ્તુ કહેવાય એટલે આપણે એમને એમ ના કહી દઈએ કે તમે આજે લેક્ચર આપો છો તે તમે વાંચી રહ્યા તે પુસ્તકો અમે અમે વાંચીએ એટલે અમારે જરૂર નથી સમજ લોકો લેક્ચર આપે એમ કહે છું કે જે મૂળ વસ્તુ છે એ છેલ્લી વસ્તુ છે તે મારી અને ગૌતમ બેન છે તે પ્રશ્ન પ્રશ્નોત્તરેત છે સમજ્યું ને કૃષ્ણ ભગવાન અને છે તે અર્જુન અર્જુન પ્રશ્નોત્તરી છેલ્લું પ્રશ્નોત્તરી રીતે હોય છેલ્લું જ્ઞાન તમને શું પ્રશ્ન છે મૂંઝાવજો તે અમને કહો તમે તમને મૂંઝામણ કાઢીએ છીએ આ પેલું તો થોર પહેલું એ તો નિશાળ ફર્સ્ટ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ કહેવાય બધા ને એ તો બહુ કથા સુની સુની ફૂટ્યા કોણ ફૂટી ગયા લોકોના એમાં કઈ પોતાનું સોલ્યુશન ના થાય પ્રોબ્લેમ સોલ્વ ના થયા હા પ્રોબ્લેમ સોલ્વ કરી આપે સોલ્વ કરી તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરી આપે એટલે એ લોકો ખુશ થઈ જશે એ લોકો એમ કહી ને કે ભાઈ પ્રશ્ન નહીં પૂછે તો હું બાર બાર સીધી વાત કરી છે પ્રશ્નો ઉભા કરી આપી એટલે એ નહીં પૂછતા આવડે કઈ વાંધો નથી અમે ઉભા કરી આપીએ પણ એ ગોઠવી જાય બહુ દુઃખ છે કઈ નજીક છે ના એ આમ તો નજીક છે નજીક સારું પડે એમને હેરોડેજર છે ને હા બાજુ આપણે હવાર કેટલા પર જવું છે સર આ ગાડી ગાડી તો એક વાગ્યા સાડા બાર વાગ્યા બેસી એક વાગ્યાના તો હજાર ક્યારે થાય રાહ બહુ મોડું થાય ના એ તો કઈ એ એવી રીતે લોકો રાહ જોઈને બેસી રહે ચાર દોડ આવે ચાર મારો દોડો કરે ચાર મારું કામ આવું તો બહુ લાંબુ લાગે હોય એના કરતા આમ તો મેં ટાઈમ લઈને જ આવેલું હોય તે બધું ને દરેક કોનાની મુદત લઈને આવેલું હોય એટલે તમારે તો કામ કરે જવાનું બીજી કશી ઉપાધિ નહીં કરવાનું હાય હાય હાય કરો છો કરનાર કરના કામ કરે જાઓ કાઢી કાઢો કહો બેબીને શું ગમે છે શું નહીં તપાસ કરો બધું બેબી ના બધું વાળવાની આપણે વળે તો વાળવાની પછી ના વળે તો ઉપાય નથી હતો જયારે ઉપાય નહીં તેના માટે કઈ ઝેર પોઈઝન ખાવા ના હોય ઉપાય નહીં તેનું કઈ પોઈઝન ખાવાનું કઈ ચર્ચ કરી દીધી કઈ જે બને એ ખરું શું કરે અસન આવ્યો તો કેવડો મોટો ડોક્ટર નહીં તમે ઓળખતા છો ડોક્ટર હસન દાંત ના ડેન્ટિસ્ટ હસન તમે મને તમે મને પોતે પારસ મને પારસ બનાવ્યો કે એક રાતમાં જ કે કેટલી ઉંમર થઈ છોતેર વર્ષ કે છે પેલા કઈ છોડીઓ બોલીઓ ઝઘડો છે કે ત્યાં ત્રણ છોડીઓ હતી એક છોડી અંગ્રેજ જોડે પરણી એક અમેરિકન જોડે પરણી ઇટાલિયન જોડે પરણી હું શું કરું કે છે અલ્લાહ દાવી થયું કે હું ક્યાં એની પાસે મરી જઉં કે હું તો જીવતો એવું મરી ગયો કે અસર અક્કલ વાળો ખરો નહી અસર અક્કલ નહીં હોય એવું લાગે ઓ હે ના અક્કલ સમજુ છું એટલે મને એમ લાગે છે કે મહારાજ એટલે દુનિયામાં કોઈ સુખી નથી કે છે <laughs> સમજે છે ને એક છોકરી પરવાનું ના પાડે છે એક શરીર પાયણા ના પાય તો શું કહ્યું દાદાજી ને ગભરાઈશ નહીં વા इनमें कोई था एक वन मिलियन आता है हाँ, असल तो में जरा क्या करे थे असल क्या करे कई दरिया में डुबकी भर गई थे एक ही नाती में આપણે ગુનો ક્યારે આપણો ગુનો ક્યારે આપડે એને રસ્તે ચાલીએ મોહને રસ્તે ઊંધે રસ્તે ચાલીએ તો આપણો ગુનો દુનિયા તોડી ખાય દુનિયા દુનિયા તોડી ખાય ત્યારે બાપ એવો હતો તે જાણતા બધે ઇન્ડસ માં ફરવા દઈ જતો નામ કરતો એવું તો તમે કહ્યું નથી પછી તમારું ભાવ નામ દેતા ચમતા જ ના હાય કરે સાંઈ બાબા ની કૃપા છે સાંઈ બાબા આ રીતે ભજો ને કાગળ લખો કે દાદાજી એ કહ્યું છે કે જો તમારો હું શિષ્ય થયો અને જો કઈ દુઃખ હોય તો તમે તમે મારી દુકાન બદલવી પડશે કે એવું દાદાજી કહ્યું કે એવું કાગળ જ આ સિંહાય અહીં બેઠા છો તો કામ કરવું છે ને જમાડવાની સિસ્ટમ રાખજો કાલથી એટલે જમો કહી પછી તમે જમજો ખવડાવીને પછી કામ તો લેવું પડે ને એમની પાસે બધા ગુરુ હોય કે ભગવાન હોય પછી આ દેખાય બધું આગળ પડી ના કરતો તમે બે વાર સવારના બાબાના મેડિટેશમાં તમે આવ્યા આજે આજે નહીં લગભગ રીડિંગ અમેરિકામાં હશો ત્યારે મને યાદ તો કરતા અમેરિકામાં આપણે હતા તે વખતે સવારે પેલું ધ્યાન કરે ને બાબાનું તે વખતે તમે બે વાર મને દર્શન દીધે લાગે છે એટલે કે તમે મને યાદ તો કરતા જ હશો તમે મને યાદ તો કરતા જ હશો મારી પર લક્ષા છે મારી જય અમારે કઈ દર્શન કરવા અમારે તો દર્શન કરવા તો જાઓ તો અમારે એક જ છે સમજ ને અહીં એવું નથી એટલે આપડે આપણું કરતા છે કર્યા કરવું પણ કાગળ લખજો આ તમને જે ઉપાધિ લાગી તે ના થવી જોઈએ કોક ના કે પણ હું સમજી ગયો અરે સમજી ગઈ હતી સાથે ઓછી થઈ જવા મળી એથી ઉડી ગઈ કેવા ઉડી ગયા કેવા માણસ કેટલા બધે આ માણસો ને કેટલા પૈસા આવા છે નથી કામ કરીને કેટલા બેવી કે તો બોલ પેપર નો તમે તો વધારે છે મેં પ્રમાણે અને આ દુનિયાના બીજા બધા ગુરુ કેવાય ને આ લઘુત્તમ કેવાય એટલે કે એથી કોઈ નાના નહીં એવા અમારી જે બાબત હતી મેં તમને જણાવી દીધી હવે તો છે નહીં કોઈ એવી તમે તો જેવું લાગેલા દાદા તમે અમે ત્યાં અમે આવીએ તો તમને તો ભૂલતા જ નથી વસ્તુ શું કે રજા ઓછી મળે તો શું કરીએ હવે તે અમે જાણીએ તમારો ભાવ જોઈએ કે મારે જવું છે બસ એટલું પછી ના આવે તમે જાણીએ સ્વાતિની અમારો ભાવ ઘણો કઈ પણ ભાવ આવે નહીં સ્વાતિ ના આવે જાણીએ સત્તા આપણા હાથમાં નથી અમુક અમુક સત્તા તમારા હાથમાં છે બીજી સત્તા તમારા હાથમાં નથી માયા માયાની સત્તા માયાના હાથમાં છે અને તમારી સત્તા તમારા હાથમાં છે શું કહ્યું પાંચ ઇન્દ્રિયો દેખાય છે બધી માયાવી સત્તા છે અને ભાવના કરે છે માયા આમ છે તે તમારી સત્તા શું કરે ને તમારી સત્તા તમારે ભાવના કરવાનો અધિકાર થાય છે એ પાંચ ઇન્દ્રિયોની સત્તા ને તમારું ના થાય તમને ખાતી વખત તમે વિચાર કરી શકો આ વાયડી ચીજ નહીં થાય પણ સંદાસ માં તમારો અધિકાર નહીં એટલે સર્જન ક્રિયામાં તમારો અધિકાર છે વિસર્જનમાં અધિકાર નથી તમારે હોય ને કાલે પ્રાર્થ બોલતા એ બોલાય નહીં પ્રાર્થ બોલવું એ ગુનો છે શું કહ્યું પુરુષાર્થ હોય પુરુષાર્થ ભાવમાં પુરસાદ આપડે પ્રાર્થ બોલવા થાય શું થાય ભાવ દબાઈ જાય કઈ રીતે થાય પુરુષાર્થ કઈ રીતે થાય પુરુષાર્થ વધારે કઈ ને પુરુષાર્થ ને પ્રાર્થ ને સમજવું જોઈએ પ્રાર્થ એટલે શું કે અત્યારે તમે ધ્યાન કરવા બેઠા છો પરમાસન વાળી ધ્યાન કરો છો પછી કાલે તો એવું કરતા હોય પંધારે એવું કરતા હોય ચોથ દાડે હું આ ઉતાર કરું હું કહું કે કેમ મને બી ધ્યાન નથી કરતા ત્યારે તમે મને બોલો નહીં મળે આ આમ કર્યા કરો તો મને શું કહો છો તમે તમે શું કહેવા મારો આમ આમ કરો એટલે દુખે છે તો પગ કરતા હતા તમે કરતા હતા મોડે બોલો ને તમે જોન કરતા હતા પગ કરતા હતા કે તમે કરતા હતા જો તમે કરતા હોય તો કર્યા કરો નહીં અને પગ કરતા હોય તો તમે થતા નથી તરત જ નહીં સમજાય તમે આ પગ કરતા હતા તમે કરતા હતા એટલે બીજા બધાની મદદ હોય અને કાર્ય થાય એ બધું પ્રાર્થ તમે સમજો ને એનું સ્વતંત્ર આપણે ધાર્યું કાર્ય થાય એટલું સાર સ્વતંત્ર સ્વતંત્ર અત્યારે કોઈ ગાળો બોલે ને તમને ભળે ને આ બેનને ભળે ગુરુદેવને ભળે તો તમે ત્યાં આગળ ક્ષમતા રાખો એ તમારો પુરસ્કાર ક્ષમતા રાખો એ પુરસ્કાર અને તમે ચીડાઈ જાઓ એ પુરુષાર્થ ઊંધો પુરુષાર્થ એટલે માર ખવડાવશે આવતો બે પ્રકારના પુરુષાર્થ એક ઊંધો અને એક થતો એ જો ક્ષમતા રાખો તો આવતો ભાવ સાથે સરસ નો સરસ જગ્યા મળી first class first class ticket સમજો ને અને પછી ગુસ્સે થાવ ચીડાવ તો ફોર્થ ક્લાસ ઘટે ક્લાસ જાનવર થવું પડે સમજાય છે તમને એટલે ઘણા તમારે ક્ષમતા રાખો આ બેનો પરિણામ છે શું થયું એ પણ હું કરતા હો ના હો મારા આત્મસત્તા હું ચલાવતો હો એટલે આ તો આ પોશાક ઊંધો કર્યો કેવાય હસતા હસતા હા એમ આ પ્રયત્ન કર્યા કરવાના આપણે પ્રયત્ન કર્યા કરવાના ભાવના કર્યા કરવાની બધું કર્યા કરવાની પછી ન બને એ આપણે આથી કરતા નહીં તમે સમજ ને કે ઝેર ખાઈને મરી જાય કઈ તોય તોય ના મરી જાય ઝેર ખાય તો ઝેર નીકળી જાય જીવવાનો હોય તો એટલે આયોજન શું બધું ભેગું અત્યારે માથું દુખતું ના હોય શરીર હારું હોય તો તમે ઓફિસમાં જાઓ ને તો માથું દુખ્યું શરીર ના હારું છે જાઓ અને લોકો કશું પૂછાતો નોય પૂછાતો પ્રહાર તો ગુરુદેવ તો તે પ્રહાર આ ગુરુદેવની ભક્તિ કરો તે પ્રહાર એની જે ભક્તિ કરો ને એમના તરફ જે ઉઠારો આવે છે એ પુરુષાર્થ અને ઉછારો બેસી જાય છે તે હવે ઊંચો પુરસાદ છે ઉછારો તો સમજ્યા બોલતા નથી પ્રેમ હા મિકેનિકલી કરો એ બધું પ્રાર્થ શું કર્યું મિકેનિકલ બધું પ્રાર્થ બધું પ્રાર્થ એટલે દરેક વસ્તુ ભેગી થઈને કાર્ય થવું તે આ જગતમાં કોઈ માણસ પ્રારંભ અને પુરુષાર્થની રૂપરેખા સમજી શકે એની કે જ્ઞાની એટલે જેને જાણવાનું કંઈ બાકી રહ્યું નથી એવું અને જેના શાંત પણ બુદ્ધિ નથી તે એવું નામ જ્ઞાની કહેવાય તે પ્રાર્થ અને પુરુષાર્થનો ભેદ કાઢી શકે કોઈ પ્રાર્થ અને પુરુષાર્થ એથી ઉતાવળ ગયો વહેલો ઉઠી ગયો દુકાને કોઈ મોડો ગયો તો આપણે આ મોડો ગયો ત્યારે પ્રારંભી ગયેલું અને વહેલો ગયો ત્યારે પૂછાય કે અમે કહીએ ના બા શરીર સારું હતું તો વહેલો ગયો તાર ચડ્યો હતો એટલે આ રઘવાટી પ્રયોગ છે વહેલો ગયો અને આ શું પ્રયોગ છે કેવું છે આ રઘવાટી પ્રયોગ છે ને આ શું પ્રારંભ સમજાય વાત લાગે સમજાય તો આગળ આગળ વાત કરું ના બંધ વાત લાગે છે થોડી થોડી સમજ પડે જ નહીં તમને લાગે છે કઈ દેવાની સત્ય લાગે છે એવું પૂરેપૂરું સત્ય છે ના પણ સમજો નહીં તો ઉકેલ આવશે ને નહીં ઉકેલ આવે તો આજનો પુરસાદ આ દુનિયામાં કોઈ સમજી છે કે એની એક છે જ્ઞાન આખું જગત કર્યું છે બધું જ છે અને પછી ને પુરસાદ પહેલો થઈ જાય છે ત્યારે ભાન નહીં અત્યારે મુંબઈમાં અરુણાંક તમે સાડા અગિયાર વાગે રાતે પાંચ માં લઈને ગયા અરુણા અરુણા બારણું ગાડી અરુણા બારણું ગાડી અને પાંચ માં જોડે દેખે એટલે અરુણા મનમાં ખરાબ તો ના લાગે કે કરી આવો માથા આવો આવો બેસો બધું પ્રાગ પધારો પધારો બધું બોલે પણ મનમાં મહી શું થાય અત્યારે કઈ ચૂમા આવે શું થાય પેલું પાંચ જણ છે રાતે આ પથારીઓ કરે લોકો પથાર દરેક પોતાની રૂમમાં હોઈ ગયા હોય ઘરમાં બે જણ હોય તે તને ખબર પડે એટલે શું થાય મનમાં બોલતા નથી અત્યારે કઈ થી મળે છે બધા પધારો બોલે ભાઈ મનમાં થાય અત્યારે કઈ થી એ કઈ થી મુવા કર્યો એ પુરસાદ અને આવો પધારો કે છે પ્રાર્થ ત્યાં પ્રાર્થ ધોવાઈ ગયું કીર્તિ આપીને અને પુરુષાર્થ આવતો બહુ ચાર પગ કરીને એક પૂછડું વધારે નહીં ખવડાવવું પડે તાર નહીં રાખવા પડે તો શું કામ ભાવ બગાડે એવું ના બધું પડે પછી આગળ પાસે શું કે મહા થોડી થોડી અરે પણ બોલને બધી પેપ્સી કે શું એ બોલને જરા ચા ચા બોલે નહીં કદી ત્યારે એ લોકો શું તમે શું કહો તમારી જોડે કોઈ આવ્યા છે અત્યારે બેન રવા દો ને ત્યાં અત્યારે ખીચડી કરી કરજો ને બહુ ખીચડી એ ઉપાડી આ બધો પુરસાદ ઊંધો ચાલી રહ્યો છે પ્રાગ રૂપાળો દેખાય છે લગ્નમાં જઈએ છે તો નહીં કે પણ મિકેનિકલી મિકેનિકલી એ મહી પુરસાદ ઊંધો મારતા હા જોરથી મારતો કાયદો હતો કે જમે જમે જમી આવ્યો હોય તો તૈયાર હોય દાળ ભાત રોટલી શાક અગર જે કઈ ખીચડી કરી તે મૂકજો પણ પ્રેમ પ્રેમ ને પ્રેમ આપણે બનાવટ નહીં જમૈયા છે તો હમણાં શીરો બનાવવાનું ફળવાનું જે બન્યું એ મૂકી દેવાનું આપણે પ્રેમ જોઈએ મારે તો પ્રેમ પૂછ્યો પછી મેં લોકો વાતો કરે બધું લોકો ઘડા કોણ મને આપ્યો કે મારી આવડું મારી ગયેલી છે આવડું પહેલેથી ગયેલી મારું પ્રેમ જોઈએ અને લોક કહે છે બનાવટ મિકેનિકલ તો મિકેનિકલ સિવાય જોવામાં આવે છે લગડો બગડો શું હાલ ખવડાવતા નથી દૂર ધોની થઈ જાય આ વાત ગમે છે ગરુડ બંધ હતું બરોબર બીજું બધું મિકેનિકલ છે આ વ્યાખ્યાન આપે છે ને તે મિકેનિકલ આ મોટા ઉદ્દેશ આપે તે મિકેનિકલ મેં તો શું લખ્યું છે પુસ્તકમાં આખા વર્લ્ડના તમામ મનુષ્યો સાધુઓ સંન્યાસીઓ બધા ટોપ છે ભમાયેલા છે ભાવ સુંદર ભાવ તો તરફ આપે કેવું કે આપે એટલે ગ્રાહકને પુરસાદ ના સમજે એ લોકોનું બધું નથી એ ત્રાસ માં હો જાય હો જાયગા મન હોય ત્રાસ આપણું હોતું છે હો જાયગા એવું અને જે થવાનું છે ને તે થઈ રહે છે ભાઈ હા બનનાર છે બનનાર છે ફરનાર નથી ફરનાર છે બનનાર નથી આવું બોલા બોલે તે બોલે તે પછી મેં એને કહ્યું કે હવે બનનાર ફરનાર ના હોય તો આપડે ગાડી તો વાંચો જાય બંને પંદર નહીં તો ભલે તું જાણું એવું નથી આ કેવું છે ઉગાડીમાં ઘેર ચલાવો સાવધાની પૂર્વક ચલાવો અને પછી અથડા એ બનનાર સમજાય તમને શું સાવધાની ચલાવો તમે તમારે ગયા જરા મારી ગયા એથી કહ્યું પોલીસને લફડું કરવાની જરૂર નથી બંધા ફરવાનું નથી ઉઘાડી બંધા કે ચલાય ને ગાડી જે કોઈ ચલાવે શું રમી થતો બોલવા બધા શું બાવા એવું ચાલતું છે ઘડી વાંખે બેચેન ના થાય બરી ઘડી કરીએ તો વાંખે બેચેન ના થાય નહીં તો બધી આછી થાય તારું બધી વસ્તુ બીજાને એકમેકની થી કાર્ય થાય એ બધું ભ્રાત નીકળી ગયેલી કહ્યું ને ઇથર મિકેનિકલ લીધો હવે દરેક મિકેનિકલ કાર્યની પાછળ મિકેનિકલ કાર્ય એ ઇફેક્ટ છે અને એની પાછળ કોઝ હોય એ કોઝને ઓળખે એ પૂરતા શું છે મિકેનિકલ જે આ પારક જે વસ્તુ બને હોય ઇફેક્ટ હોય કે કોઝ હોય causes and effect effect and causes એ કોઝ એ પુરસાદ છે ઇફેક્ટ છે શું છે પ્રારબ્ધ પહેલું કે પુરુષાર્થ પહેલું પ્રારબ્ધ પહેલું કે પુરુષાર્થ પહેલો પ્રારબ્ધ પહેલું કે પુરુષાર્થ પહેલો પ્રારબ્ધ પહેલું પુરુષાર્થ પહેલો પુરુષાર્થ પહેલો પુરુષાર્થ ના હોત નહીં તો પ્રાર્થ બને જ નહીં શું અને પ્રાર્થ બન્યા પછી પુરુષાર્થ ના પણ થાય અને પુરુષાર્થ થયા પછી પ્રાર્થ થયા વગર રહે નહીં કોઈ દાડો અટકે જ નહીં કોઈથી ભગવાન છે એના પુરુષાર્થ વિચારીને કરવો જોઈએ ને તો પછી પુરુષાર્થ વિચારીને કરવો જોઈએ ને વિચારીને નહીં જાગૃતિ પૂર્વક વિચારી તો કરે છે ઊંઘતા કરે છે લોકો આ આખું લંડન ઊંઘમાં પુરસાદ કરી રહ્યું છે આખું લંડન આ મારી જો થોડા ફરજ છે થોડા જાગે જાગ્રત થયા છે એટલી જોવાય એટલે આજુબાજુ દેખાય છે ઊંઘમાં કરી રહી પુરસાદ કેવો એક ક્ષણ પણ ઊંધો નથી ક્યારે શરીર વસ્તી જેના હાથે એક દોષ થતો નથી છતાંય પણ જે દુનિયાને કોઈ દળ દોષ કરાય નહીં દુનિયામાં દોષ સમજી ના શકે દોષ માન્યામાં ના આપે એવા દોષ અમને પણ થાય છે જેને દુનિયા દોષ સમજી શકે નહીં એને કે જાણી શકે કારણ બહુ આખું આખું કેવું જ્ઞાન અટકાવે એવા દોષ થાય તે અમીને પાસે થયા કરી અમારે નહીં સાંઈ બાબાને બોલીને અમારે પાસે માગી દઉં અને તમારે લીધે મારે લીધે હું બોલું નહીં કોઈ તન પુરુષ બોલું સમજ પણ અમારે માફી માગવી પડી ના પડે સમજ આવું દેશ ના થાય બધા એટલે જો શું તમે તમારું ફૂલ જબડ્યું આટલું બધું તમારી પર દાદા ખુશ થઈ ગયા હતા તે પોતે દોષ કરીને કેવું એને કહ્યું કાગળ લખી નાખો શું કહ્યું કાગળ લખી નાખો પહોંચી ગયા તાર હોવું સાહેબાબાને કે ભાઈ અમે સાંઈ બાબા નહીં આવ્યા છે એ બધું એ બધું પણ પહોંચી ગયો તાર બાર બધું એટલે તમારે સાથે આવડત સાથે સાહેબાન બરોબર કહો કરતી હા આ દાદાજીએ કહ્યું એ પહોંચી ગયું હોય તમને તરત કૃપા હોય કઈ અને અમારી આમ ઉપાધિ માત્ર રહી લો કઈ મારે તમારી પાસે પડી રહેવું કઈ શું કહ્યું ખરું આથી ઉપાધિ વગર કોમ નથી લંડન નું રાજ કરવું નથી બ્રિટન નું રાજ કરવું વિચાર છે પેન્શનમાં દાદા ઉપાધિ એટલે રિટાયર થઈ જવું અને પેન્શન મળે એટલે તો ત્યાં જતો રહ્યો તૈયાર સમજો તને થોડી સમજ પડી તારા અત્યારે હું તમે શું પૂછાત પહેર્યા કહો આ દાળ ભાત આ બધી રસોઈ બેન મિકેનિકલ બનાવી તમે મૂકે એ અને એ બેન સાથે આ દાદા ભગવાન જમવા આવવાના છે ભાવથી ભાવથી જે બનાવી મૂકે એ એમની ભાવ એ પુરસાદ છે બીજું બધું મિકેનિકલ શું છે એટલા પુરસાદ લઈ લઈ રસોઈ પણ સારી લાગે લોકો કે ભાવથી બનાવી છે ભાઈ ઘણી જગ્યાએ લોકો દાદા ભાવથી આ બેને મને અહીં લાગે છે જોયો સ્વાદ કેટલો સર ભાવ તો ખોળ ખોળ ખોળ બધું આવી ગયું ભાવમાં દાદા ભાવથી જ તમે અહીંયા આવ્યા છે ભાવથી આજે તમે ચાર કરી રાખ્યા હતા ત્રણ વાગે ઘંટ વગા રાખ્યો હતો ચાર વાગે ઉઠાય ચાર વાગે ઉઠાય ત્રણ વાગ્યાનો ઘંટો વગાડ્યો હતો ચાલ સ્કૂલ નો ઘંટો વાગ્યો ઈશ્વરભાઈ ઘરે આટલામાં છે કે એ જાણતા નહીં આપડે આયા છે લાસ્ટ ટાઈમ ભાવ બગાડવો એ પુરુષાર્થ ભાવ સુધારવો એ પુરુષાર્થ ભાવ સુધારવો એ પુરુષાર્થ ના ભાવ સુધારે ભાવ બગાડવો એ હલકો નુકસાન કરનાર એ પેલો અધો ગતિ લઈ જનાર ઊંધો ગતિ એટલે જે અનુકૂળ આવે એ કરવું પણ ભાવ સુધારવું પણ જ કરવું ભાવ સુધારવાનો તો પછી પરત જશો થાય ને આ બધું કરો એનું કરે મિકેનિકલી થયા જશે લોકો નહીં કરતા લગ્ન બધું મિકેનિકલ ચાલે એનો ભાવ રહ્યો છે ને બિચારા મોડા પર દેખાય ભાવ એ વાત સાચી છે માણસો છે ઇન્વિટેશન આપે સાતસો ના માણસો હજાર પંદરસો અને જમીન જતા એ માણસ બરદાસ્ત ભલે તમે ભલે એક એક ને આટલો ભાત કહીએ પણ ભાત આતી અમે હાસ્ય કેવું ફેલાવીએ વાતો કેવી કરીએ શું કહે મારો મને મારી ઈચ્છા એ છે જો કે આપણે તો શું જો ને હસન કે છે મને હસના શું આવે છે દાદા હસના શું સાથે ફટફટ થતી દાદા હાથના વસ્તુ આવે સેવા મુસલમાન કેમ કે તમે ગાર ભળો તો વધી ના જાય એમ નામ પ્રેમ કહેવાય ફૂલા ચડાવવાનું વધી જાય એ આ શક્તિ ગાર ભળો ઘટી જાય એ આ શક્તિ ઘટવત થાય એ પ્રેમ એ આસક્તિ જે ઘટે નહીં વધે નહીં એમનો પ્રેમ કહેવાય એ પ્રેમ એ પરમાત્મા શું છે એવો પ્રેમ હોય તાર જોણું કઈ પરમાત્મા આવશે જબરજસ્ત તમારી સેવા એક જ વાક્ય ને સારું છે સારું સારું ગુરુ કરવા માટે વાંધો નથી બઉ સારું અમે એમના જાત જોયા ને તે ગુરુ કરવા માટે વાંધો નથી શું પત્રિકા સુરતની સાંજે ઈશ્વર વિપતને ત્યાં માંગલી ભગવાન શું ખાય છે શું પીએ છે શું કરે છે ક્યાં રહે બધી જ જાતું જાય કારણ હું જોઈને કઉ છું પુસ્તક ની વાંચેલું કહેવાયું નથી એટલે તમને એક્ઝેક્ટ તમારે એનો એ મળે ખ્યાલ આવે મારે ભગવાન ને મેળવવા છે તો મારે શું પુરુષાર્થ કરવો મારી પાસે ફરી રાખે આવો હું તમને સમજાવું વેલા મેળવવા છે ત્યારે મળે ત્યારે ગમે ત્યારે એટલે ઉતાવળ નથી ઉતાવળ તો છે એવું નથી કે આજ ને આજ મળી જાય એવું નહીં ઉતાવળ સંસારમાં તમને દુઃખ વગર થી ગમશે પછી દુઃખ નહીં પડે ભગવાને દયા પછી તો પછી દુઃખ નહીં પડે તેમ શું કરશો પછી તમને દુઃખ નો શોખ લાગ્યો છે ને ના દુઃખ નથી જોતું દુઃખ ની કઈ પડી નથી કે દુઃખ મળે તો મળે તો પછી દુઃખ નહીં થાય ભગવાન દર્શન કર્યા પછી દુઃખ ના થાય જો દર્શન કર્યા ભગવાન નથી કર્યા તો હજી દુઃખ હોય અને ભગવાન ના દર્શન કર્યા પછી ભગવાન જાય નહીં પછી એ જતા નહીં રહે પછી તમે કંટાળશો કે આ તો એનું કે આ પહોંચવી પડી એવી જો ભાગ્ય થતી હોય તો કોઈ ભગવાન મેળવવાની મેળવવાનો પ્રયત્ન જ ના કરે ને એટલે જીવ માત્ર શું ખોરે છે બેન હજાર પાન નાના જીવડા જીવ માત્ર જે છે જીવના છે સજીવ જીવ છે જેમાં જીવન છે એ બધા સુખ ને ખોળે છે શું ખોળે છે અને કોઈ જીવને દુઃખ પ્રિય ના હોય કોઈ જીવ તમે એવો જોયો જેને દુઃખ પ્રિય હોય એટલે સુખ ને ખોળે છે એટલે ભગવાન એ સુખ નો કંદ છે જેમ બરફ માં ગરમી હોય ગરમી હોય ને સૂર્યનારાયણ ગયો હોય તે બધું ગરમી હોય ને બરફ ના ઢગલામાં સૂર્યનારાયણ જે બાજુ ગરમી હોય ના હોય નથી દર્શન કર્યા હતા પછી મને દુઃખ મેં જોયું નથી કોઈ દાવે મને એવું કરી દો ને મને એવું કઈ કરી દો ને એમાં તો પાંચ પેની જોઈએ ને પેન પાંચ જોઈએ પાંચ પેન છે ડ્રાઈવ પછી ના એટલે ભાઈ એન્ટ્રન્સ ફી જોઈએ ને શું નામ તમારું કયા ગામના રહી છો એ દેશમાં દેશમાં અમે કુકાવાવના અમરેલી પાસે અમરેલી પાસે કુકાવાવ બરાબર અમરેલી પ્રાંત ના ગાયકવાડ સરકાર અમરેલી પ્રાંત હતો ત્યાં આમ વણિક છો જોઈએ પછી મુસ્લિમ હોય તો વાંધો નહીં કારણ દેશ નો મુસ્લિમ હિન્દુસ્તાન દેશનો હોવા જોઈએ મૂળ મૂળ એના બાપ દાદા હિન્દુસ્તાન દેશના હોવા જોઈએ ને નહીં તો બહારના લોકો અમારે કઈ કામ નહીં અમારે વેપાર છે નહીં જેને પૈસાનો વેપાર હોય તે બહારના લોકો જોડે સોદા કરે મારે પૈસાનો વેપાર ના હોય મારે તો પૈ લેવાની ના હોય મારે તો કપડા મારા ઘરના પોતાના પૈસા ચલો લિફ્ટ વાળો માગે તે લિફ્ટ <laughs> વાળો માગે તે ભગવાન બધા પૈસા હોય તો એ ભગવાન ભિખારી કહેવાય શું કહ્યું પૈસા હોય બીજી ચીજો જોઈતી હોય તો પૈસા હોય ફી હોય આમાં ફી ના હોય અહીં તો પુસ્તક ફ્રી ઓફ કોસ્ટ હોય કેવું હોય ફ્રી ઓફ કોસ્ટ કિંમત કેટલી મોટી રાખી છે તમારા છોકરા એવી છે કિંમત શું કિંમત લખી છે પરમ વિનય પરમ વિનય પરમ વિનય અને હું કઈ જાણતો નથી કારણ કે લોકો શું કે છે સાહેબ હું જાણું છું તો જાણું છું તો પછી શું જાણવા આવ્યો છે કે તું શું કહ્યું જાણે પછી શું જાણવા હોય જાણવાની વાત કરું શું કરું અને પછી હું જાણું છું હવે મારે કરવું શું તારે જો જાણવું છે એ પાસે તું કશું હું જાણું છું તમે સમજો ને જાણો તો ત્યારે ખરું કહેવાય કે ફરી જાણવું જ ના પડે શું કહ્યું જાણ ક્યારે કહેવાય ફરી જાણવું ના પડે ફરી જાણવા જવું જ ના પડે તમારે ફરી જાણવા નહીં જવું પડે જાણીને ફરી જાણવા ના જવું પડે સમજે ને અને નથી જાણી તો હજી ઊંધવાનું છું કહીએ એનો સર આમ કે કરો આ ટેલર ટેલર તો બધા હું જાણું છું અને ત્રણ આગળ આપડે જઈએ એક મહિના બદલે વીસ મહિલ ફેરવે આપડે નાનું જે બુરસલ છે હમત તો વધી ગોણ જોણ કર્યા કરે ભટક ભટક કરે છે અનંત અવતાર સુધી ભટક્યા છો તમને કઈ થાક બાગ લાગ્યો નહીં આ ભટકમણમાં થાક લાગે થાક ઉતારવો જોઈએ અને જ્ઞાની પુરુષ ના દર્શન કરવા છે પછી જ્ઞાની પુરુષ ચાહે તો આપે કારણ કે હું તો જ્ઞાની છું ભગવાન જે દાદા ભગવાન છે ને તે તો મહી પ્રગટ થયેલા છે હું પોતે દાદા ભગવાન નથી થઈ બેઠો શું કહ્યું કારણ મારામાં એમનામાં ડિફરન્સ છે જેમ ચૌદમ ને ચૌદશ અને પૂનમ બે માં ફેર ખરો કે નહીં ભલે એક પીઠ નો પણ ફેર ખરો એટલે મારી ત્રણસો છપ્પન ડિગ્રી છે ભગવાનની ત્રણસો સાત ડિગ્રી છે શું છે એટલે આ ભગવાન લઈ પ્રગટ થયા છે ચૌદ નો નાથ છે એની ગેરંટી આપું છું આખા બ્રહ્માંડનો ગણિત છે એવું ગેરંટી આપું છું પણ હું આમ નમસ્કાર કરું છું દાદા ભગવાન અસીમ જય જયકાર કારણ મારે ચાર દીકરી ખૂટે છે ને તે મારે પૂરી કરી દે બીજી મને બહુ સત્તા આપી છે એટલી બધી સત્તા આપી છે એમની બધી સત્તા બહાર હાથમાં આપી છે અને એ મને વસ થઈ ગયેલા છે શું થયું છે